કળી રણમાં વીરડી સમ સુખ સુખ તો મોક્ષમાં જ છે અને મોક્ષ માટે રાગદ્વેષ નહીં પણ અજ્ઞાન કાઢવાની જરૂર છે જે ફળમાં સુખનો રસ જ નથી રસ છે પણ તે શાતા અશાતાનો જ છે અને એમાં પણ અશાતાનો જ પાર વગરનો રસ છે તેમાં તે સુખ શું આખો દાડો કડવું પીવડાવે અને પાશેર મીઠું પીવડાવે તેના કરતાં તો આખું જ કડવું ના પી લઈએ આપણે આ તો આપણને મૂર્ખ બનાવી જાય તે કેમ પોષાય અડધું દુઃખ હોય ને અડધું સુખ હોય પચાસ પચાસ ટકા હોય તો એ ચાલે તે આપણે ત્યાં સુધી કહ્યું કે પંચાવન ટકા દુઃખ ને પિસ્તાળીસ ટકા સુખ હશે તો એ ચાલશે પણ આટલું કહ્યું ને દુઃખ તો વધવા માંડ્યું ને પાંચ ટકા સુખ ને પંચાણું ટકા દુઃખ થયું એટલે ચટણી જેટલું જ સુખ મળે આવી લાલચ આપણને ના પોષાય મહી ભરપટ્ટે સુખ પડ્યું છે જો બહારનું મછરું યાદ ના આવે ને તો એ સુખ વર્ત્યા જ કરે આ તો બહારની યાદગીરી સુખ ખૂંચવી લે છે આ કાળ વિચિત્ર છે તે કારેલા મીઠા થઈ ગયા જેવું છે આ તો દરેકમાં ભગવાનના દર્શન કરી પેકિંગથી દૂર જ રહેવા જેવું છે ગમે તેટલું સડેલું પેકિંગ હોય પણ ભગવાનના દર્શન કરી દૂર રહેવા જેવું છે ને હીરાનું પેકિંગ હોય તો એ પેકિંગ કાલે લાકડા ભેગું થવાનું છે લોક કહે કે દેવ જેવા માણસ દેખાતા હતા પણ તે લાકડામાં જ જાય વખતે સુખડના લાકડા બાળવા માટે મળે મર્યા પછી એ દેવ જેવા માણસ જોડે સૂઈ જવાનું કહે તો તે ના પાડે મહી ભગવાન બેઠા હતા તે સ્વ પર પ્રકાશક છે અને તેથી તેનું રૂપ હતું આ સ્ત્રીઓ માથામાં ફૂલો શા માટે નાખતી હશે આ શરીરની ગંધ ઉડી જાય તે માટે આ કળિયુગમાં માથા શરીર ગંધાય તેથી જ તો તે ફૂલો પહેરે તેની સુગંધ આવે પહેલાં તો પદ્મિની સ્ત્રીઓ થતી તે રસોડામાં રસોઈ બનાવતી હોય તોય અહીં બેઠા તેની સુગંધી આવતી તે ખોરાક ખાતી અને આએ ખોરાક ખાય છે પહેલાંના પુરુષોમાં સુગંધ નહોતી આવતી પણ દુર્ગંધ તો નહોતી જ આવતી અત્યારે તો વાંદરાની ખાડી જેવું જ થઈ ગયું છે આજે તો સેન્ટને અત્તરો પાર વગરના ઉડે છે આ કોના જેવું છે કે ગંધાતી કેરીને સુગંધ ચોપડીને પછી તેને ખાય આવું તો લોક થઈ ગયું છે આને ભગવાને કહ્યું કે અભોગ્ય ભોગતા એટલે કે જે આત્માને ભોગવવાનું અયોગ્ય છે તેનો તું ભોગતા થયો ભોગવવાનું પોતાનું અનંત સુખ છે પણ તે ભોગવતો નથી શી રીતે ભોગવે આ તો બધે કાગારોળ થઈ રહેલ છે બધે આ કાગડા કાગા રોળ મચાવે છે ને પેલી બાજુ કૂકણા બોલે વિચારવંત હોય તે તો લક્ષ્યમાં લે કે આ સંસાર માર્ગ આરાધવા જેવો છે કે આરાધવા જેવો નથી આરાધવા જેવો ના હોય તો જ્ઞાની પુરુષને શોધીને એની પાસે મોક્ષ માર્ગ મેળવી લે માથાના વાળ જેટલા અન્ય માર્ગો છે તેમાં એક જ કેડી છે તે મોક્ષની કેડી છે અને તે સમર્થ એવા જ્ઞાની પુરુષ એકલા જ બતાવે મોક્ષ માર્ગ ઓર્નામેન્ટલ ના હોય ને પેલા બધા જ માર્ગ ઓર્નામેન્ટલ હોય મોટી મોટી ગગનચુંબી હોટલો હોય